એ આવો આવો મારા નાના મોટા ભટુરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો ગાંધીનગરમાં બેઠા બેઠા અવિજીતભાઈ વાર્તા સાંભળે છે આવો આવો અવિજીતભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહીશ ધ્યાનથી સાંભળજો હાન્સ એન્ડરસનની આ વાર્તા છે હાન્સ એન્ડરસન ભાઈએ રમણલાલ સોનીને વાર્તા કીધી અને હું હવે તમને કહું છું વાર્તાનું નામ છે છોડી છોકરી ભયંકર ટાઢ હતી હો અવિજીતભાઈ તે દિવસની આ વાત છે બરફ જોરથી પડતો હતો અંધારું થવા માંડ્યું હતું સાંજ પડી ગઈ હતી અને વર્ષના છેલ્લા દિવસની સાંજ હતી સવારે નવું બેસતું વરસ બેસવાનું હતું આવી ટાઢમાં અને અંધારામાં એક નાનકડી છોકરી ઉઘાડા માથે અને ઉઘાડા પગે દિવાસળી લો દિવાસળી દિવાસળી લો દિવાસળી એમ કરતી શેરીઓમાં રખડતી હતી એ ઘેરથી નીકળી ત્યારે એના પગમાં ખાસડા હતા ચપ્પલ હતા પણ એ એની માના હતા અને એને ખૂબ મોટા પડતા હતા એટલે સામ સામી દોડી આવતી બે ગાડીઓની અડફેટમાંથી બચવા દોડીને રસ્તો ઓળંગવા જતા એ પગમાંથી નીકળી પડ્યા હતા એક ખાસડું તો જડ્યું જ નહીં અને બીજું એક છોકરો લઈને ભાગી ગયો હતો એની ઢીંગલીનું પારણું બનાવવા એટલે બાપડી ચોકરી હવે ઉઘાડા પગે ફરતી હતી હો અભિજીતભાઈ એના પગ ઠંડીમાં અકળાઈ ગયા એના હાથમાં થોડી દિવાસળીઓ હતી અને બીજી વધારે એના ફાટેલા જબલામાં હતી સવારથી સાંજ સુધી એ બધે ફરી હતી પણ એની એકે દિવાસળી વેચાઈ નહોતી એક પૈસો એને મળ્યો નહીં ટાટ અને ભૂખથી પીડાતી એ તો જેમ તેમ ટાંટિયા ઘસડતી હતી બાપડી છોકરી એના માથા પરના લાંબા સુવાળા વાળ અને એના ઉપર બરફ પડતો હતો પણ અત્યારે ટાઢનો કે રૂપનો વિચાર નહોતી કરતી હો કે હું કેવી સુંદર લાગુ છું ચારે તરફ બંધ ઘરોમાં દીવા ઝબુકતા હતા તેનું અજવાળું બંધ બારીઓમાંથી આવતું હતું સાથે સાથે રંધાથી મીઠાઈની સુગંધ આવતી હતી સવારે નવું વર્ષ પાટે બેસવાનું હતું અને એનો આ એ વિચાર કરતી હતી એક ઠેકાણે બે ઘરની વચમાં એ ખૂણો પડતો હતો ત્યાં જઈને બેઠી કોકડું વળીને પગમાં પેટ પગ પેટમાં નાખીને બેઠી તો એ પગને હૂંફ મળી નહીં ઘેર જવાની એની હિંમત નહોતી કારણ કે એકે દિવાસળી વેચાઈ નહોતી એક પૈસો એ કમાઈ નહોતી એટલે બાપા મારે તો અને ઘરમાં એ ક્યાં ગરમાવો હતો ઘર પણ આ શેરી જેવું ઠંડુ હતું છાપરાના ઘણા બાકા ઘણા ઘણા છાપરાના કાણા ઘાસ અને લુગડાના ડૂચાથી પૂરી દીધા હતા તોય પવન અને બરફ એમાંથી અંદર આવતો હતો એના હાથ તો ઠંડીમાં જાણે ઠરી ગયા હતા એને થયું કે મારી પાસેની એકાદ દિવાસળી સળગાવું તો કદાચ હાથને થોડીક ગરમી મળે એણે એક દિવાસળી કાઢીને ઘરની ભીંત સાથે ઘસી ઓ કેવું ફક્કડ ગરમ ગરમ અજવાળું થયું બે હાથ એણે બળતી દીવાસળી પર ધર્યા એને મન તો એ રોશની હતી ના જાદુઈ દીવો કહો ને કારણ કે પિત્તળના પગવાળી સગડી આગળ બેઠી હોય એવું એને લાગ્યું બોલો એવો ફક્કડ અગ્નિ ભભૂકતો હતો આગ સળગતી હતી ગરમાવો લેવા એને પગ પણ લાંબા કર્યા પણ હાય ઘડીકમાં ભડકો ઓલવાઈ ગયો સગડી અદૃશ્ય થઈ ગઈ અને છોકરી તો બળેલી દીવાસળી હાથમાં પકડીને ટાઢે ઠૂંઠવાથી બેઠી રહી લો બોલો એણે બીજી દીવાસળી ભીંત ઉપર ઘસી ફક કરતી એ તો સળગી ઉઠી એનું અજવાળું પડતા દિવાલનો એટલો ભાગ પડદાના જેવો પારદર્શક બની ગયો અંદર ઘરમાં શું ચાલે છે એ છોકરી જોઈ શકી ઘરમાં જમવાની તૈયારીઓ ચાલતી હતી મેજ ઉપર બરફના જેવી ચાદર પથરાયેલી હતી ધોળી ધોળી અને એના ઉપર ચીનાઈ માટીના ચમકદાર વાસણો હતા ભાત ભાતનું ગરમ ગરમ ખાવાનું હતું અને એમાંથી ઊની ઊની વરાળ નીકળતી હતી અને સૌથી આનંદની વાત તો એ હતી કે એક આખી મીઠાઈની થાળી ટેબલ પરથી કૂદકો મારીને નીચે ઉતરી આવીને મને ખા મને ખા મને ખા એમ કરતી કે એની સામે દોડી આવી અને ત્યાં દીવાસળી ઓલવાઈ ગઈ અને એના મો સામે પાકી દિવાલ સિવાય બીજું કંઈ દેખાયું નહીં બોલો પછી તો છોકરીએ ત્રીજી દિવાસળી સળગાવી ફરી અજવાળું થયું આ વખતે એ ખૂબ જ સુંદર ક્રિસમસ વૃક્ષની નીચે બેઠેલી હતી હા ગઈ સાલ એણે એક પૈસાદારના ઘરના કાચના બારણામાંથી જે ક્રિસમસનું ઝાડ જોયું હતું ને એ તો આની આગળ કાંઈ વિસાતમાં નહીં આ તો ખૂબ જ મોટું ખૂબ જ ભવ્ય હતું એની લીલી લીલી ડાળીઓ સેંકડો મીણબત્તીઓના પ્રકાશથી ઝળહળતી હતી અને બજારની દુકાનોમાં એણે જોયેલા એવા કેટલાય રંગબેરંગી રમકડા એ વૃક્ષ પરથી એની સામે જોઈ રહ્યા હતા છોકરીએ આનંદમાં આવી એમના તરફ પોતાના હાથ લાંબા કર્યા એ જ પળ દીવાસળી ઓલવાઈ ગઈ ઓ છતાં હજી પેલા ક્રિસમસ વૃક્ષ પરની મીણબત્તીઓ જોશથી બોલતી હતી એને આકાશના તારાઓ જેવી ચમકતી દેખાય આમાંથી એક તારો ખર્યો અને આકાશમાં લાંબો તેજનો લીસાટો થયો ભાઈ નાની છોકરી ધીરેથી બોલી પડી કોઈ સ્વર્ગમાં સીધાવે છે કારણ કે એની ઘરડી દાદીમાએ એને કહ્યું હતું કે તારો ખરે ત્યારે જાણવું કે કોઈ આત્મા પૃથ્વી પરથી પ્રભુના ધામમાં સીધાવી રહ્યો છે આખા ઘરમાં એકમાત્ર એ ઘરડી ડોશીમાં છોકરી પર વાલ રાખતી હતી અત્યારે એ સ્વર્ગમાં હતી છોકરીએ વળી એક દિવાસળી બીજ સાથે ઘસી અને ભક કરતો ભડકો થયો અને અજવાળાની અંદર છોકરીની દાદીમાં પ્રગટ થઈ બાઈ એવી જ ભલી ને એવી જ માયાળુ પરંતુ જીવતી હતી ત્યારે કદી આવી તેજસ્વી ને સુખી દેખાઈ નહોતી હો એને જોઈને છોકરી બોલી ઉઠી દાદીમાં દાદીમાં મને તમારી સાથે લઈ જાઓ મને ખબર છે દિવાસળી હોલાતા તમે અહીંથી જતા રહેશો સગડીએ એમ જતી રહી મીઠાઈની થાળી પણ જતી રહી અને પેલું ક્રિસમસનું વૃક્ષ પણ જતું રહ્યું દાદીમાં મને તમારી સાથે લઈ જાઓ દાદીમાં જતા ન રહે એટલા માટે એણે એના હાથમાં હતી તે બધીએ દિવાસળીઓ ઝટ ઝટ ઝટ ઝટ સળગાવી નાખી અને દીવાસળીઓ એવી ફક્કડ સળગી એવી ફક્કડ સળગી કે બપોરનું અજવાળું તો એની આગળ કાંઈ નથી ભાઈ આ પ્રકાશમાં એના દાદીમાં એવા રૂપાળા અને માયાળુ લાગતા હતા કે એવા એ કદી લાગ્યા જ નહોતા તેમણે એને પોતાના હાથમાં તેડી લીધી અને પછી એ બંને ઉડ્યા ખૂબ આનંદથી અને ઉલ્લાસથી ઉડ્યા ઊંચે ને ઊંચે અને છેવટે ભૂખ તરસ તાટ અને દુઃખનું જ્યાં નામ નિશાન નથી ને એવી જગ્યાએ ઉડ્યા અને પહોંચી ગયા આ અધર આકાશમાં હો સ્વર્ગમાં પછી તો નવા વર્ષની સવારે દિવાલના ખૂણામાં છોકરી કોકડું વળીને પડેલી દેખાય એના ગાલ પર ચમક હતી એના હોઠ પર સ્મિત હતું નવા વર્ષની આગલી રાતે ઠંડીમાં ઠરીને એ મરી ગઈ હતી એના નિર્જીવ શરીર પર નવા વર્ષનો સૂરજ પ્રકાશો દિવાસળીની એક થોકડી બળી ગઈ હતી ને બીજી હજી એના ખોળામાં સાચવીને સબ થઈ પડી હતી લોકોએ એને જોઈને કહ્યું છોડીને ગરમાવો જોઈએ છે એને ઠંડી લાગી ગઈ છે પણ એ છોકરીએ એ છોડીએ કેવા મીઠા મીઠા દ્રશ્યો જોયા હતા અને એની દાદીમાની સાથે કેવી નવા વર્ષનો તહેવાર ઉજવી રહી હતી એની કોઈને ખબર નહોતી હો તો બાળ દોસ્તો આવી હતી આ દીવાસળી વેચનારી છોકરીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો